છે જાતિ છે બાકી માનવ નામ છે એ બધાથી તમે જુદા છો તમે પછી પાછળ ઘેર તમારે ઘેર આવીએ સર કે જા બાય હું ધણી છું આ છોકરા ફાધર છું અને મામા છું કાકો છું અને આમ છું તમે કહ્યું સાચું કહ્યું આ બધા હું માધવજી છું હું આનો મામો છું છું અને બાગો છું આનો કુવો છું હું લોહાણો છું સાચું કહ્યું આમાં માધવજી અને સમી બધું જુદા એ સંજ્ઞા આ વાત થાય છે નામ એ તો ફક્ત ઓળખ પૂરતું છે આ નામ એ તો ફક્ત ઓળખ પૂરતું નામ છે બાકી તો માનવ સિદ્ધાંતો છે બધાને એ પ્રમાણે લાગુ પડે બાકી તો આ માનવ સિદ્ધાંતો બાકી તો આ જે માનવ સિદ્ધાંતો છે એ બધાને સરકાર લાગુ પડે છે માનવ સિદ્ધાંતો માનવ ના સિદ્ધાંત એવું નહીં કેતા કે તમે ચિંતા કરો માનવ સિદ્ધાંત નથી નહીં માનવ સિદ્ધાંત નથી પણ એ દરેક નો હોજ છે થાય છે થોડી જાડી એ માનવ સિદ્ધાંત નથી પણ દરેક ને હોય છે થાય છે થોડી જાતી ચિંતા ના પણ એ સિદ્ધાર્થ ના વિરુદ્ધ લોકો કરે એ બરોબર એ બરોબર છે સાચી વાત કૃષ્ણ ભગવાને કહ્યું જે રીતે સિંધને શોધ ના કરે કૃષ્ણ ને કહ્યું એ કરે તો એ પણ ચિંતા કર્યા કરે કૃષ્ણ ને વાંચતા જ નથી લોકો આજે સવાર સવારના વાત કેટલી ચિંતા ઉપર બધાને ચિંતા હોય જ છે બાપુજી બધા મને પ્રશ્ન થયો એમને પૂછ્યું ચિંતા છે તમને બી કઈ ચિંતા હોય છે મારે પૂછ્યું દાદા ભાઈ એમ કે છે કે સવારે આવ્યા હતા અહિયાં સવારે અહિયાં આવેલા સવારે અહિયાં આવ્યા હતા બેઠા હતા અહીંયા સવારે એ વખતે વાતમાં વાત નીકળેલી કે ચિંતા કોઈને હોવી ન જોઈએ આપણે જેમ કેવું ને કૃષ્ણ તો એમનું એમ કહેવાનું છે કે દાદાજી આપને કોઈ ચિંતા જ નથી હા ચિંતા જોઈ નથી પણ મારી પાસે બે છે તેમને નથી એવા વીસેક હજાર માણસ જેને ચિંતા નથી તમને ચિંતા મુક્ત હોય છે અમને ચિંતા નથી ચિંતા હોય પણ એ તો દાદા નો વધુ સમજદાર હોય તેને ચિંતા થાય વધુ સમજદાર હોય તેને ચિંતા થાય સમજણ ઓછી હોય તેને ચિંતા ના થાય સાચી વાત દાદા દાદા કહ્યું સમજાય તમે સમજુ બહુ સમજ નથી મગજમાં વાત કે વધુ સમજણ હોય ચિંતા થાય ઓછી સમજણ ચિંતા ના થાય વ્યવહારમાં તો એમ જ સમજાય છે ને આપ તો જરા એમ કહો છો કે જે વધારે સમજણ હોય એને ચિંતા હોય એવું કેમ બને એ તો સમજણ હોય એને ચિંતા ન હોય ઓછી સમજણ હોય એને ચિંતા હોય ઊંચે ઊંચે ગયેલા હોય ત્યારે બધું કપાય દસ હજાર જાય તો ચિંતા ના થાય ઊંચે ગયા હોય અને ગરબું કપાય તો એને પછી ચિંતા થાય કે નહીં એટલે ઊંચું તમે આર્થિક રીતે કહેતા હો તો અલગ વાત છે બાકી જે માનસિક રીતે ઊંચી અવસ્થાએ પહોંચેલા હોય એ જ લોકો ચિંતાને દૂર રાખી એને ગજુ કપાય ચિંતા ના થાય માનસિક ઊંચી અવસ્થાએ પહોંચેલા હોય એનું કેવું એમ છે કે માનસિક અવસ્થા ઊંચી અવસ્થાએ પહોંચેલા હોય તો એને ગજુ કપાય તો ચિંતા ના થાય જીવન મરણ નો બી શોખ ના એવું એ શું સમજી જતા એવું એ શું સમજવામાં આવતું છે કે ન ચિંતા થાય કઈ સમજણથી ચિંતા ન થાય માનસિક ઊંચી અવસ્થા જે છે એ કઈ સમજણ ચિંતા ન થાય એટલું વિશાળ જ્ઞાન હોય એવી અવસ્થાએ પહોંચેલો જ હોય કે આ ચીજ થવાની જે થઈ ગઈ બનવા ગયો તું બની ગયું એટલું એમનું વિશાળ જ્ઞાન હોય એટલું બધું એમનું વિશાળ જ્ઞાન હોય એની પર એમ સમજ હોય કે આ થવાનું હતું એટલે થઈ ગયું એવું નથી હોતું આ ભાગ આ ભાગ તમારો છે અને આ ભાગ બીજાનો છે તો અહીં અહીં ગુલાબ ના છોડ હોય તો તમે ફૂલ ના લઈ શકો ને આ ભાગ તમારો છે આ ભાગ બીજાનો છે ગુલાબ ના છોડ હોય ધાર પર તો તમે ના લઈ શકો ના લઈ શકાય બીજાનો બીજાની હદમાં બીજાની હદમાં છે ને કેવી રીતે લેવાય હા હવે તમને આ તો પટ્ટા છે એટલે પટ્ટા ના હોય તો તમારો કયો ભાગ છે તમને ખબર નહી પડવાથી તમે એમ માનો કે આ મારું જ લે છે એની ચિંતા છે પેલા એટલું જોડે કે આ એમનો આ મારો એટલી જ ભૂલ છે આ જ્યાં તમારું નથી ત્યાં જ ચિંતા કરો તમારું છે એમાં ચિંતા હોય નહીં ને તમારું નથી તો લોકો લે છે એમાં તમને ચિંતા છે મારું લઈ એટલે ખરેખરી ચિંતા કેવાય તમારું ના હોય ને ચડેલી લઈ જાય કોઈ ખરી ચિંતા છે તો એક આ જગત આખું ખોટી ચિંતા કરી આખું જગતે અને પેલા ખોટી ના કરી એ જાણે કે આટલો મારો ને આ તારે બે ચિંતા થાય કોઈ તારે હું ચિંતા લે હજી તો મોટી થઈ ને ચિંતા પોતાને તો મોટી સમજતી હશે ને તમે આપ પોતે મોટી નથી થઈ એ તો કહેતો મોટી થઈ ગઈ છું પણ ચિંતા થાય ને ચિંતાથી બહુ મજા આનંદ બહુ આવે નહીં આ બે ઘર માંથી આપણું કયું ઘર જાણતા ના હોઈએ આ બાજુ નું કે આ બાજુ નું એટલે પછી આ બાજુ હગે તો એને ચિંતા થાય કોઈ એને સમજણ પડે કે આ બાજુ નહીં તમારું તો તો ચિંતા પણ થઈ જાય બંધ જાય ને તમને સાચી અંદર પડે તો સાચી સમજણ પાડે તો નિર્ગુણ છે સાચી સમજણ પાડે તો પણ થઈ ને કોઈને ચિંતા બંધ થઈ રહી હોય ખરી માનવ ના આવે વર્લ્ડમાં કોઈ જગ્યાએ હતું નહીં ક્યારેય પણ નતું અને અત્યારે તો પૂછીએ કે કોઈને ચિંતા બંધ થઈ હોય તો આગળ ઊંચી કરો તો શું કે જો આગળ ઊંચી કરવા મળ્યા એ તમારે કામનો વેપાર કામનો વેપાર છે કામનો ના ના કામનો વેપાર પછી ના કામનો પણ પ્રવૃત્તિ કરતા હોય એના રિઝલ્ટ માટેની ચિંતા તો થાય ને રિઝલ્ટ માટે હા કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય રિઝલ્ટ માટેની ચિંતા તો થાય ને સત્તા આપણા હાથમાં છે રિઝલ્ટ ખરાબ હોય તો ખરાબ આવે જ નહીં રિઝલ્ટ સમજ લોકો રિઝલ્ટ એના હાથે ખરાબ આવતું વધુ ગાવ થાય ઈશ્વર ને ગાવ આધીન છે તો છે હકીકત છે ઈશ્વર આધીન છે એ તો હકીકત છે સારું બી થાય ને બને થાય જ છે જોઈએ છીએ ઈશ્વર શેમાં આપે આ તમે ખરાબ માં હોય ક્યારેક માં હોય તમે જે આ રત્નાગીરી આ ભૂજની કેરી નો રસ ખાવ તે ઈશ્વર ભોગવે છે કે તમે ભોગવો છો ખાઈ ભોગવે ખાઈ ભોગવે ખાઈ ભોગવે ઈશ્વર ને શું લેવાનું ઈશ્વર તો ઈશ્વર તો હોલ એન્ડ સોલ તારી રિસ્પોન્સિબિલિટી છે એમ કરી છૂટે ગયા આપણે સમજાયું તો આટલો ફીટ તો છેલ્લે તે છેલ્લે પહોંચી જઈશ હું મારતો નથી અફીણ મહારાજ કે હું કોઈને મારતો નથી જીવાડતો નથી કોઈને દુઃખ દેતો નથી કોઈને ચુકાવતો નથી એવા ઈશ્વર એ ભગવાન એવા પરમાત્મા એને આપડે એમ કહેલા કોને મને સુખ આપ્યું તો પછી દુઃખ આપનાર એક ગણાય ને એમ જ કે છે કે દુઃખી એ જ આપે છે ને સુખી એ જ આપે છે દુઃખ આપે તો ભાવ દયાળી આવી નાલાયક કોને પેટે જન્મ્યો તો હું મને દુખાપત કે છે એવું કે આવું બધું આરોપ મૂકો છો ભગવાન પર ના રોટલી રોટલી રોટલી તમે ખાઓ તો બાપ તમે મરી જાય છે કે ભગવાન મારે છે ત્યાં વ્યક્તિ કરી રહે છે એ કહે છે ને અને પાછું શું કે મારે ઘેર છોકરા ઘેર છોકરો ભગવાન કઈ સંભાળે મરી ગયો એટલે ભગવાન મારે આ લોકો લાયક લોકો છે કે એવું જ છે જરા તો પછી કોઈ સુખી કોઈ દુખી તો એમ શા માટે હોય છે જયારે કે જોઈએ છે કે એના કર્મો બી ખરાબ નથી જોવામાં બી નથી આવતા છતાં એ દુઃખી હોય છે તો પછી એનું શું કારણ બહેન કે છે કે કોઈ સુખી કોઈ દુઃખી આપણે જોઈએ છીએ કે એના કર્મો પણ એટલા ખરાબ નથી એના કર્મો અત્યારે જે કંઈ કરી રહ્યો છે એ કંઈ ખરાબ કરી રહ્યો નથી છતાં પણ એ દુઃખી છે એ કેમ બને છે એવું બધું કાયદો છે દુનિયાનો કુદરત ના કાયદા છે એ જો તું સુખ જોઈતું હોય તો આ બધા જીવન તું સુખ આપવા માંડ્યા છે તારે દુઃખ જોઈતું હોય દુઃખ આપવા તારે જે અનુકૂળ હોય તે તું આપ બીજા લોકોને જે બીજા લોકોને તું આપીશ તો તને તે વસ્તુ પ્રાપ્ત થશે હવે આટલો જ કાયદો સમજવામાં શા માટે ભૂલ કરવાની જરૂર હું કોઈને દુઃખ આપતો નથી મને કોઈ દુઃખ કોઈ આવશે હું સુખ આપું છું બધા મને સુખ જ પછી શું અને આ કાયદો જ છે આખા બધા તમામ શાસ્ત્રો નો આ ત્યાર કે તમારે સુખ જોઈતું તો સુખ આપો અને દુઃખ જોઈતું દુઃખ આપો જે અનુકૂળ હોય તે આપો એમનો પ્રશ્ન એ છે કે માણસ સારા કામો કરતો હોય અત્યારે તો પણ દુઃખી છે એનું શું કારણ એ આપણે હું સમજ કરું <coughs> પરીક્ષા આપેલી એક માણસે પછી પરીક્ષા રિઝલ્ટ આવવાનું બે ત્રણ મહિના વાર છે મનમાં સમજી ગયો છે પરીક્ષામાં સારું લખ્યું નથી એટલે ફરી એને ખુબ જોશ કરવા મળી વાંચવાનું હજુ રિઝલ્ટ આવ્યું નથી પણ વાંચવાનું જોર કરવા મળ્યું આવતી સાલે માટે અને બીજા માણસે સરસ પેપર લખ્યું હતું એટલે ખાતરી હતી કે હું પાસ થવાનો છું એટલે એનું ઢીલું મન થઈ ગયું એટલે કઈ વાત કરે નહીં તેના જેવું આ જે દુઃખી દેખાય છે ને દુઃખી દેખાય છે એ એનું રિઝલ્ટ આવ્યું છે શું આવ્યું છે દુઃખી દેખાય છે એ એનું રિઝલ્ટ છે એના પર સારા કર્મ કરી રહ્યો છે સારી પરીક્ષા આપી રહ્યો છે એનું રિઝલ્ટ આવશે એટલે પૂર્વજનો ની વાત છે બસ એ પૂર્વજનો લગે તો પછી બને એવું નથી તમે સમજો ને એક માણસ પંદર વર્ષનું છોકરું હોય એ છતાં હોટલમાં ખાતા શીખ્યું પછી એને આપણે ઘણો સમજણ પાડીએ તો તું ના જઈ એ પોતે નક્કી કરી નથી જવું તો કેવી રીતે પેસી જવાય પૂર્વકર્મ છે પૂર્વકર્મ નું આ ફળ આવ્યું છે શું છે એ ફળ ત્યારે ભોગવે આ ફળ રૂપા શું બીજું સંસાર ફળ આવશે અહીંયા આવડું ખાધું હોટલ નું એટલે પછી બે ત્રણ બે મળ્યો થયું પડે પેલા પેલી યોજના રૂપી કર્મ નું ફળ આવ્યું પરવત થયું પોતે અને કર્મ બાંધવું પડે છે અને પછી એનું ફળ આવે છે તે મહિલા તરીકે ભોગવવું પડે આ ત્રણ રીતે કર્મ યોજના રૂપી કર્મ પછી પ્રબળ રૂપક રૂપી કર્મ અને ત્રીજું કર્મ ફળ આવે છે આ કઈ રીતે જગત ચાલી રહી તમને સારા વિચાર આવે છે એ તમે કરો છો કે આવે છે આવે છે આવે છે તો કેમ આયા કયા હેતુ થી તમે કરતા નથી તો આવે છે ક્યાં ક્યારે પૂરેલા હશે આ વિચાર આ ગયા અવતારે યોજના રૂપે પૂરેલા તે આ અવતારમાં રૂપક માં આવ્યા અને ખરા વિચાર આવે છે તે આવે છે તમે કરતા નથી સમજ પડે ને હા ઊંઘ તમે લાવો છો કે આવે છે ઊંઘ આવે છે આવે છે આવે છે હા તમે જાતે ઉઠો છો કે ઉઠી જવાય છે તમે જાતે જાગો છો કે જાગી જવાય છે જાગી જવાય છે તમે શું કર્યું એટલું કે પહેણી જવાય છે એટલે આ હિસાબ તો કાઢવો આમને માધવજી કેમ ચાલે ગપ્પુ કેમ ચલાવાય મનુષ્ય ના માં આવ્યા અને આવો ઊંચો અવતાર લેવાના જેવો બધો અજયરો જેવો ઊંચો અવતાર મળ્યો પછી જો આવું અદભત જતા રહે તો નકમ અવતાર નકમો જાય ક્યારે જાય એકલા પૈસા ની પાસે પડ્યા છો નરસારી પાસે પડ્યા નામ કરવા કીર્તિ છે કીર્તિ તો ખાંપી મુકાઈ દેવાની પછી ખબર નથી ને પણ આ શું હેતુ માટે આ જન્મ છે લવાણા જન્મ શા હેતુ માટે જીવન જીવન હેતુ કયા નામ કાઢવા માટે કે ભોગવા સંસાર ભોગવવા માટે અત્યાર સુધી કઈ ભોગવ્યું છે ભોગવ્યું છે કશું ભોગવવા માટે નિયમ પ્રમાણે ભોગવવામાં તો છે કે નિયમ પ્રમાણે ભોગવાય તો ભોગવું ના સુખ ભોગવો છો કે દુઃખ શાંતિ શાંતિ ભોગવે છે શાંતિ પણ તમારી શાંતિ રહી ને મનની શાંતિ ભોગવો છે મનની શાંતિ ભોગવો છો તમારી મનની તો પછી મને ઘર મન શાંત રહ્યું આપણે જેવું તો તમે કરો છો શું એ કોણ આ કમાવો છો તમે કમાવો છો ખોટ ખાવ છે તમે ખોટ ખાવ છો આજીવિકા માટે મહેનત કરીએ છીએ આજીવિકા આજીવિકા માટે મહેનત કરીએ છીએ અને રડીએ છીએ આજીવિકા માટે મહેનત કરીએ છીએ અને રડીએ છીએ મહેનત કરો છો થઈ જાય છે કરીએ છીએ કરીએ છીએ કરવી જ પડે છે કરવી જ પડે છે તો ભાઈ રોજ રોજ દુકાને આવી મહેનત કરતા હતા તેથી કમાતા હતા એક દારૂ તમે દુકાને ના ગયા તો કેમ આમ નોકર રાખ્યો તમને નોકર રાખ્યો નથી પણ આ એવું નથી કેમ સરકારી છે તક ના ખૂબ માથું દુખે છે પેટમાં દુખે છે તો માથું જતું હતું પેટ દુઃખ હતું તમે જતા હતા તમે જતા છો માથું દુખતો આપણે શું છે તમને કેમ લાગે એવું બને ના બને જવું હોય ના જવાય જવું હોય તો એ ન જવાય બને કે નહીં માટે તમારા હાથમાં સત્તા નથી એવું ખાતરી ના થઈ જવું હોય તો પણ નથી જવાતું તો પછી તમારી પાસે સત્તા નથી જવાની એ વાત સાચી સાચી હા આપણી તો સત્તા નથી એ વાત સાચી તમે કરો છો શું કઈ કઈ સત્તા તમારા હાથમાં આમ તો કઈ નથી યાર ધંધા થયા ને <laughs> ધંધા હેલ્પ લેવી પડે એ આપણી સત્તા નહીં તો કઈ કઈ સત્તા તમારી પાસે શું કામ કરો છો એમને ખાલી બેસી રહ્યો છો શરીર તો આવ્યા કરે શરીર તો પ્રકૃતિ છે એનો સ્વભાવ બદલ્યા કરે તમે શું કરો સર્વિસની જે પ્રવૃત્તિ કરવી જરૂરી છે આપણે કરીએ છીએ કોણ કરે છે એને દાદાજી પછી શરીર થી જે કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ તે આ શરીર કરે છે હા શરીર કરે છે પણ તમે શું કરો છો એટલે ભેદ સમજાય મારો બી ભાઈ નથી કરતા શરીર કરે છે તમે કઈ નથી કરતા એમને ભાવા ટાઈમ થઈ ગયા સમજાય છે એ કે શરીર કરે છે દાદા નો ભાવ એમ કે છે કે છે કે તમે નથી કરતા તમારું શરીર કરે છે એ વાત બરોબર છે ને હા બરોબર છે પણ તમે શું કરો છો તમે શું કરો તમારો આઈડલ ટાઈમ જાય છે નકામ લવાણા નો સરસ અવતાર પછી આઈડલ ટાઈમ જાય કોના બને કુવાથી વ્યક્ત છે ને એટલે તમારે શું કરવાનું છે માધવજી શું કરી રહ્યા છે માધવજી શરીર શું કરી રહ્યું છે તે તમારે જોયા કરવાનું માધવજી નું મન શું કરી રહ્યું છે તે જોયા કરવાનું માધવજી બુદ્ધિ શું કરી રહ્યું છે તે જોયા કરવાનું માધવજી નો અહંકાર ચડ્યો છે ઉતર્યો છે એ જોયા કરવાનું માધવજી નો આંખો કેમની છે નાક કેમનું છે દાંત દુખે છે કે નહીં એ બધું તમારે તપાસ કરવાની દેખરેખ રાખવાની એ તમારું કાર્ય નહીં કરતા કરવું જ પડે કરીએ છીએ થાય એટલું ધ્યાન રાખવું કરવું જ પડે છે ને કરીએ છીએ થાય એટલું ધ્યાન રાખીએ છીએ કરો છો તો પછી ધ્યાન ના હોય તો કરનાર હોય તેને ધ્યાન ના હોય ધ્યાન વાળાને કરે દેખરેખ રાખનારો મજૂરી ના કરે મજૂરી વાળો દેખરેખ રાખી ના આ વાત ગમે છે અટકાવી દેવું નહીં ગમે છે ગમે છે બહુ ગમે છે બરોબર ગમે બે હજાર ગમતી નથી ને તને કંટાળો ના આવ્યો તું કઈ કરું છું વાંચું છે વાંચી જવાય છે એવું કે સમજી ગઈ મારે વાંચવું છે તો એ નહીં વંચાતું ત્યાં એ સમજી ગઈ પોતાની શક્તિ ભગવાને જો કશું કરનાર હોય ને તો એ કરતા હોય તો આપણે ભાગ નહીં મારા ભય કરનારા તમારા છોકરા નથી ભોગ પણ ભગવાન કરતા નથી ભગવાન કહે બધા ચેતવે છે જજે ગૌ તારી છોકરો તારો દાદા તારા મામા તારા કે મારે પછી દેવા દેવા પુનિત મહારાજ પુનિત મહારાજ છે ને એમનું ભજન છે એની પહેલી લાઈન છે કે જે કઈ બની રહ્યું છે એમાં ઈશ્વર એમાં છે ઈશ્વર એમાં છે ઈચ્છા ઈશ્વરની જે કઈ બની રહ્યું છે એમાં ઈશ્વર ઈચ્છા છે ઈશ્વરની એમ પોલીસ મહારાજે લખ્યું છે ઈશ્વરની ઈચ્છા હોય ને તો ભિખારો કહેવાય ઈચ્છા ઈચ્છા વાળો કોઈ પણ હોય તો ભિખારો કહેવાય ઈચ્છા ઈચ્છા હોતી જ એ ભગવાન જેવા ને ઈચ્છા નથી જ કહેવાય ઈચ્છા મને નથી કોઈ ચીજની કોઈ ચીજની વર્લ્ડ બધી ઈચ્છા નથી ભગવાન ની ઈચ્છા હોય આવડો મોટો ભગવાન નિરીક્ષક કહેવાય કેવું નિરીક્ષક આ તો નહીં સમજણ કરવાથી આ વાક્ય બધા લખેલા આ તો બધા બહુ આવા તો બહુ વાક્યો લખેલા છે વાંચી વાંચી લોકો ઊંચાયા કરે શું કહે પુનિત મહારાજ જેવા આવું લખે પુનિત મહારાજ પુનિત મહારાજ જેવા આવું લખે નહીં મોટા મોટા જ્ઞાનીઓ લખે કઈ સમજણ ના પડવાથી આ એ સમજવું કઈ હેરી વાત નથી આ સંતો નું બધું નથી આ સંતો તો વ્યૂ પોઈન્ટ એટલો જ કે એમને જેવું વાક્ય દેખાય ને એવું બોલે સમજે ને ફેક્ટ ના બોલે God is created correct by Indian viewpoint, not by fact. ભગવાન થવા પડ્યો પ્રભુ કરે તે સારા માટે કહેવા કરીએ ગોઠવાયેલું પડદે આવે દ્રષ્ટિ છે ઉપરની જે કઈ બની રહ્યું છે એમાં ઈચ્છા છે આમ જોતા બહુ પ્રચલિત ભજન છે બહુ પ્રચલિત ભજન છે એમાં ઈશ્વર નો જ મહિમા છે કે ઈશ્વર જ બધું કરી રહ્યો છે ભજન બધા ફૂલ ભજન આ કેવા ફૂલ આગળ ભગવાન નું ભજન કરવું એટલે તો સ્થૂલ નહીં સૂક્ષ્મ સૂક્ષ્મ નહીં સૂક્ષ્મતર સૂક્ષ્મતર નહીં સૂક્ષ્મતમ આ તો બધી ભૂલની વાતો છે એ તો આખો ચાર વેદ ભણો ને તો વેદ સ્થૂળ છે શું છે શબ્દો સ્થૂળ છે એ સૂક્ષ્મ નથી તો વેદ ચાર વેદ ઇક્સર બોલે ધીસ ઇઝ નોટ ધેટ એવું બોલે નહીં આ આત્મા નહીં કે તો ચાર વેદના ઉપરી તે એમ કે ધીસ ઇઝ ધેટ એ તો નેતી કે ન આ ધીસ ઇઝ નોટ ધેર કે આત્માનો એમે આ વિવરણ કરતા કરતા ચાલ્યા આ તુખારો પૂતલ નો કરતા કરતા ચાલ્યા પણ હજુ પૂતલ ને પૂતલ જ નીકળે બધા થર પૂતલ ના નીકળે આત્મા નો પુનિત મહારાજ નું સાચું જ પડે એમને સ્થુલ ભાષામાં સ્થુલ સંતો નું ખોટું નહીં હતું પણ સ્થુલ ભાષાનું એટલે વ્યૂપ પાણી અને વાસ્તવિકતા સુધી ભાઈ છે વાસ્તવિકતા જગતમાં કોઈ જોડે ને એકાદ માણસ જાણે બે વાસ્તવિકતામાં તો આ ભગવાન ભગવાન રચ્યું નથી ભગવાન કુંભાર નથી ક્રિએટર હોય કારણ લોકો શાસ્ત્રો પછી લખ્યું ભગવાન ને ઈચ્છા પૂર્વક શું એના ઈચ્છા વાળો ભિખારો કઈ ઊંધું આપો છો ભગવાને લીલા કરી લીલા કરનારો રામ લીલા વાળો કેવાય શું કહ્યું ભગવાન ભગવાન ભગવાન જ છે અને તમારી અંદર બેઠેલા હું જોઉં છું આ બધી બહેનો અંદર બેઠેલા બધા બેઠા જોયેલું છે એ જુએ આ બધા જુએ ભગવાન તો ભગવાન તમને ધંધો છો જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ માં રહેવું શું તમે થોડું ઘણું મનાયા વાત માનવામાં આવે વાત છે તો ઘણી હા માનવામાં આવે તો સ્વીકારવું ના માનવામાં આવે તો બાજુ હરકત નહીં હરકત આપડે જો જાળવા માટે કહીએ છીએ લાગે તો બરોબર છે નહીં તો કઈ અમારે હું કઈ રેડિયો નથી બોલ બોલ કરું તમારે પેલા ચીજ દબાઈ જાય તમારો ભાવ અવરો દેખાય નહીં કે સારું સમજાય એવી વાત છે એ ખુલાસો થાય એમાં ખુલાસા થાય છે ગેરસમજણ હોય ગેરસમજણ એના ખુલાસા થાય છે એટલે ભગવાને આ જગત બનાવ્યું નથી આ જગત વૈજ્ઞાનિક રીતે ઉભું થયું છે ત્યાં હું જોઈને કઉ છું પાછો સાથે આધારે નથી કેતો હું જાતે જોઈને આ વાંકીને જોઈ ના દેખાય ચોપડા વ્યક્તિ નિવેદક સુધી દેખાય તે હું જાતે જોઈને કઉ છું સાથે મૂકવાથી પોતાના ગુણધર્મ ને છોડતી નથી અને બીજા વિશેષ ગુણો ઉત્પન્ન થાય છે પોતાના ગુણધર્મો તો એમ જ રહે છે પછી બે જણ હાથે મૂકી દે વિશેષ ગુણો બે જુદી પાડી દો તો વિશેષ ગુણ ના થાય વિશેષ ગુણ ને આપણા શાસ્ત્રકારોએ વ્યતિરેક ગુણ કહ્યા શું કહ્યું વ્યતિરેક ગુણ વ્યતિરેક ગુણ જે પોતાનો નિયત કાયમ રહેનાર ગુણ નહીં પણ આ બે સાથે થવાથી વ્યતિરેક ઉત્પન્ન થાય છે વ્યતિરેક માં શું શું થાય છે ક્રોધ માન માયા લોભ રાગ છે એ વ્યતિરેક ગુણ એ નથી આત્માના ગુણો નથી જડના ગુણો તો આ બેના સહયોગથી ઉભા થતા ગુણો એ સહયોગ ને છૂટા પાડી દેવામાં આવે ત્યાં ગુણો બંધ થઈ જાય અને તેનાથી જગત ઉભું થયું છે the world is the puzzle itself itself puzzle થયેલું છે ગઝલ શું સમજાણું સ્વયં કોયડો થઈ ગયો છે કોઈએ તો કર્યો હોત નહીં તો આપણે સીબીઆઈ વાળાને મોકલે જ પકડી મંગાવે કે હું આ સ્વીકાર લોકોને હેરાન કરશે તારા બાપનું શું બગાડ્યું હતું મારે હેરાન કરવા ભગવાન હેરાન કરે નહીં ભગવાન તો કરુણા વાળા હોય કે કરુણા વાળા એ હાથે ના કારણ કે આપડે તો સિંહ સ્ત્રીના ઘણી થવું છે છોકરાના બાપા થવું છે છોકરાના છોકરાના દાદા થવું છે આપણા જે વોટ્સઅપ ને એ કઈ હાથ ના ગાલે ભગવાન અને પછી છોડી પહેણ્યા પછી જો એ છોકરો મરી જાય ત્યારે રડા કૂટે આપણે કરવાની ભગવાન રડા કૂટે કરવાના તારામાં હું હાથ નહીં ગાલું તારા માં હું હાથ નહીં ગાલું કે મારી જોડે અનુકૂળ કર પડતું જા તો મોચોક ની ચાલે તારા સ્વતંત્ર મોચોક કારણ ભગવાન મારું બગાડ્યું કે છે કેવા મોચોક હતા તે એ હાર પાછા આરોપ ના આવે એ આવતો નથી કોઈને લેતો નથી એ પોતે કરતા છે જ નહીં એટલે પછી કોઈને શું કરી આલે એ પોતે જ કરતા નથી અક્રિય છે તો ના કારણે છે એમ જ સમજવાનું રહ્યું ને આ પૂર્વ પૂર્વ પૂર્વભાવ ના આપણા કર્મો નો ફળ છે આ એ ના ફળ કર્મ ને આપણે શું કઉ છું અંગ્રેજીમાં કોઝી જ કઉ છું અરે ફળને ઇફેક્ટ કઉ છું શું કઉ છું ઇફેક્ટ ભાવ ની ઇફેક્ટ છે એ તમારે ભોગવે છૂટકો એમાંથી બધી કોઝી જન્મે છે ઇફેક્ટ માંથી જેમાં કેરી હોય તેનો ઉપલો ભાગ ખાવો એ ઇફેક્ટ છે એ કડવો ખાટો હોય તો ખાટી ઇફેક્ટ આવે મીઠો મીઠી કેરી હોય મીઠી ઇફેક્ટ પણ એ ઇફેક્ટ છે અને જે ગોટલો નીકળ્યો એ વત છે અને જો કરી નાખો તો ઉગી નીકળશે એટલે જો તમારે ઉભા ના દેવો હોય ફરી કોચ ઉત્પન્ન ના થવા દેવો હોય તો ગોટલાને શેકી નાખો અને ફરી તમને સંસાર ગમતો જ હોય અને ઠપ માં હોય જ તો ગોટલાને નાખો એમને ગમે તેવા તો ઉગી છે એટલે કોઝિઝ એન્ડ ઇફેક્ટ આ પુનર્જન્મ જન્મ જન્મ જન્માંતર કોઝિઝ એન્ડ ઇફેક્ટ ચાલ્યા જ કરે જયારે કોઝિઝ બંધ કરી દે એટલે ઇફેક્ટ રીતે ફરી જન્મ ના હોય અમુક લોકો છે દાખલા તરીકે રશિયા કરોડો માનવી છે એ લોકો પૂર્વ જન્મમાં માનતા જ અમુક બીજી પ્રજા છે એ માને આટલો બધો મતલબ એવી આટલી અવસ્થા ભણતરમાં વિજ્ઞાનમાં ઘણું આગળ વધેલા છે કરોડો માનવી એવા નથી માનતા પૂર્વ જન્મ માને છે એમાં તારવણી કેમ કાઢે what is the real fact આ એક્સેપ્ટ કરી છે આપણે કરોડો માનવીઓ એનું શું કારણ કે આ દુનિયાની અંદર જેમાં રશિયા છે કે બીજા પૂર્વ પશ્ચિમના અમેરિકા વાળા છે એવા કરોડો માણસો એવા છે કે પૂર્વ જન્મ ની અંદર માનતા નથી પુનર્જન્મ ના કરોડો નહીં અબજો માણસો પૂર્વજન્મ સમજતા હિન્દુસ્તાન ના સિત્તેર કે એસી કરોડ હોય કે સિત્તેર કરોડ હોય એટલા જ સમજે બાકી આ વર્લ્ડ માં કોઈ જાણતો નથી તો પછી એમનો બીજો સવાલ એ છે કે જો એ જાણતા નથી પૂર્વજન્મને અને પોતાના જે કર્મો છે એની ઇફેક્ટ કોઝિસ અને ઇફેક્ટ જાણતા નથી તો પછી આટલી બધી લોકોની પ્રગતિ થઈ છે એ કેમ બન્યું પ્રગતિ તો એમને એ એમ જ માને છે કે મને ભગવાને અવતાર આપ્યો છે અને આ બધું સુખ દુઃખ આપે છે ભગવાન જ આપે છે સમજો ને પ્રગતિ એ થાય છે એનું શું કારણ કે એમને બાહ્ય વિજ્ઞાન વળેલું છે શું અને આપણને અધ્યાત્મ વિજ્ઞાન વળેલું છે અધ્યાત્મ એટલે આંતર વિજ્ઞાન એટલે એમનું વિજ્ઞાન માં એ બહુ આગળ પહોંચી ગયા કે બાહ્ય વિજ્ઞાન એમને વહેલું છે ને અને એ લોકો સાહસિક છે કેવા છે એની વાઈફ મેરી હોય તો સુધી તેનું નામ યાદ ના આવે અને આપણે એના સાયન્ટિસ્ટ એને તો મહિને બે મહિને તો યાદ આવે પેલા તો વર્ષ સુધી યાદ જ ના આવે એવા સાહજિક છે બિચારા અને તેના સુખી છે બધા ભૌતિક માં સુખ એનું ત્યાંનું છે પણ ડેવલપમેન્ટ નથી અધ્યાત્મ ડેવલપમેન્ટ અંડર ડેવલપ છે અધ્યાત્મ ડેવલપ તમારું છે જેથી દુઃખ વધારે વધારશે આ દુનિયામાં વધારે વધારે સમજણ વાળા ને વધારે સમજણ વાળા દુઃખ હોય ઓછી સમજણ વાળા ને તમારા જવાબ મુજબ તો વધુ સમજે વધુ દુઃખી થાય આપના જવાબ પ્રમાણે તો વધુ સમજે વધુ દુઃખી થાય હા કે આ વધુ સમજદારી તેનો આ દુઃખ છે અને વધુ સમજવાથી ક્રોધ માન માયા લોભ મોટા ઝાડ રૂપે થયા છે અરે એમના ક્રોધ માન માયા લોભ આવડા આવડા છોડવા રૂપે છે વધુ સમજમાં એક વસ્તુ અને વધુ ઊંચી અવસ્થાએ પહોંચ્યો દાખલા તરીકે એમની વાત એવી અવસ્થાએ સમજે બી ઘણું છે પણ અવસ્થા એવી પહોંચ્યા છે કે એમને એટલું દુઃખ કે જાજુ ચિંતા કે ચીજો હોતી જ બધું સમજવામાં એમ કરવા માંગુ છું બધું સ્ટેજે ઊંચી સ્ટેજે પહોંચેલો એ બધું દુઃખી નથી હોતો એટલે વધુ સમજવામાં આપણે કહ્યું ને વધુ દુઃખ છે તો કે દાદાની સ્થિતિ તો આટલી બધી ઊંચી છે અને દાદા તો સુખી છે દાદા તો કેવું કઈ છે નહીં મારી સ્થિતિ ક્યાં ઊંચી મારું ટોલ તો કરી જુઓ હંડ્રેડ આઈને ઉભું રહેશે હંડ્રેડ એલબીએસ મારી સ્થિતિ ક્યાં ઊંચી માનસિક એ કે માનસિક સ્થિતિ માનસિક અમારા સ્થિતિ હોય ને જ્ઞાન ની દ્રષ્ટિએ હે જ્ઞાન ની દ્રષ્ટિએ આપણી સ્થિતિ બહુ ઊંચી છે એમ કે જ્ઞાન ની દ્રષ્ટિએ હા પણ બાકી માનસિક સ્થિતિ અમારું મન અમારું મન બોજા વગરનું કેવું હોય બોજા વગર એટલે એક ત્રણ વાર ઉભું ના રહે અને તમારું મન આ જેમ સાત ગોળની ગાંગડી હોય એની આજુબાજુ માર્ગ ગમ્યા કરે એ તમારું મન કોઈ જગ્યાએ ગમે તેવા ભમ્યા કરે અને હંગનારું મન કોને એને કે કોઈ એ ફરિયાદ કરે છે એટલે વિધાઉટ એની ટેન્શન રાખે નો ટેન્શન અને તમને ટેન્શન લાવે એટલે મન મન અમારું કશું કરું કશું કરે બરાબર ને મને અમારું અમને હેલ્પ ના કરી અમે આ દેહથી જુદા રહીએ આ કોણ બોલી રહ્યું છે આપની સાથે જાણો છો આપની સાથે વાતો કોણ કરી રહી અમે વક્તા કોણ છે શ્રોતા તો તમે છે ખાતરી થઈ ગઈ વક્તા કોણ તમે વક્તા તમે વક્તા તમે આપ એટલે કોણ આપ એટલે કોણ દાદા ભગવાન હા તો દાદા ભગવાન જો લખતા હોય તો હું હમણાં જઈશ બહાર તો આ એના જેવું મારા જેવું જ બોલશે તો પછી ત્રણ હજાર ને ત્રણ હજાર દાદા ભગવાન વેચી ગયા એટલે દાદા ભગવાન બોલતા નથી આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે કોણ બોલે છે ઓરિજિનલ ટેપ રેકર્ડ એ પછી આ બધી થઈ ટેપ રેકર્ડ ઉતરે પછી ટેપ રેકર્ડ ઉતરે સમજાય એવી વાત છે સમજાવો આ વાણી નો હું માલિક નથી માલકી વગર ની વાણી છે ઓરિજિનલ ટેપ રેકર્ડ આ ડ્રેપ રેકર્ડ હશે અત્યારે બોલે કા બોલે એ રીતે ઓરિજિનલ આ છે એટલે બોલી રહ્યું છે એમાંથી પછી આ ટેપ રેકર્ડ ઉતરે એના રીતે આગળ બધું ને આ ટેપ રેકર્ડ છે એ ભગવાન નથી બોલતા ટેપ રેકર્ડ બોલે પછી ટેપ કેવી રીતે થઈ એવું તમે સમજાવો તો આ લાગે છે ટેપ કેવી રીતે થઈ ટેપ એ સમજાવો એમ કે છે કે કેવી થઈ સમજાયેલી વાત નથી દુકાળ નથી દુકાળ નથી લાગુ કરવું પડે અત્યારે બીજું બધું ઉપર ઉપર બધું એટલે આ ટેપ રેકર્ડ હું આ વાણીનો માલિક નથી આ મન એનો હું માલિક નથી આ દેહ નો હું માલિક નથી છવ્વીસ વર્ષ છવ્વીસ વર્ષથી એનું ટાઇટલ ના કરું એટલે હું પાડોશી તરીકે રહું છું તમે માલિક ખરા કશામાં તમે કોઈ ચીજ ના માલિક છો હવે નથી તમારા સમજાવ્યા પછી નથી પેલા વાત જુદી હતી સમજાવ્યા પછી કાલે માલિક થઈ જશે કોઈ હાથમાં લઈ લેવા પડશે આ ઘડિયા લેવા એટલે કઢાય મારું થઈ મારે થઈ જશે મારે કાંઈ નહીં કહું અને દુઃખ હોય એમાં જે કહ્યું ને આપણા હિન્દુસ્તાનના માણસો ઊંચી સમજણ છે તે દાદા દાદા તો દુઃખી દેખાતા નથી સુખી છે દાદા ની સમજણ તો બહુ ઊંચી છે તો એમ કેમ સમજણ એ કેમ બન્યું સમજણ એ સમજણ યાદગીરી ની હોય કે યાદગીરી યાદગીરી ની સમજણ હોય મને યાદગીરી હોય ને અમને બિલકુલ બિલકુલ યાદગીરી ના મેમરી એટલે આ શું વાત છે મારે દરરોજ પૂછવું પડે આજે કઈ તારીખ છે પૂછવું પડે અને છેવટે કેટલીક વખત એવું બને છે કે આ કયું કયા ગામમાં આપણે બેઠા છીએ એ પણ પૂછવું પડે કોઈ વખત જોકે એ તો યાદ રહે છે કે દેવલાલી માં પણ કોઈ વખત યાદ પણ બને ત્યાં આપણે ક્યાં છીએ ત્યારે મુંબઈ માં છે કે અમદાવાદ માં છે વ્યવહાર પણ નથી વિસ્મૃતિ છે શું છે વિસ્મૃતિ યાદગીરી ખરાબ થઈ ગઈ વિસ્મૃતિ છે તમારે વિસ્મૃતિ રહેતું છે શું શું વિસ્મૃતિ રહેશે પર્ટિક્યુલર આઈટમ ને ક્યારેક ભૂલી જવાય છે યાદ શક્તિ થોડી પર્ટિક્યુલર એવું નહીં પણ ક્યારેક ક્યારેક ભૂલી જવાય ક્યારેક ભૂલી જાય ક્યારેક ક્યારેક ભૂલી જાય નહીં તો યાદ રહ્યા જ કરે અમુક તો યાદ તો રહે જ ને યાદ રહે તેથી જ કઈ રહેશે જગત યાદ ના રહે તો કઈ છે ને કશું તેથી શાસ્ત્રકારો એવું કહ્યું કે જગત ની એક કલાક જગત ની વિસ્મૃતિ એ સમાધિ છે કે છે જગત ની વિસ્મૃતિ એ જ સમાધિ કે પણ વિસ્મૃત થાય ને જેને જેને વિસ્મૃત કરવું હોય તે પહેલું યાદ આવે કાગળ આપડે આજ યાદ જ નહીં આખો દડો સંચોડ્યો યાદ નથી કરવો એવો તેને સંચોડ્યો માટે આયા તમે સંચેડો ના આવે સંચેડો નહીં સંચોડો નહીં ના આવે જયંતિભાઈ સંજોડો ખરા કયો ઇન્કમ ટેક્સ નો તો આવ્યો જ નથી ઇન્કમ ટેક્સ નો તો આવ્યો જ નથી એટલે એના જેવો બીજો કોઈ એવું તો સંછેડીએ એવું તો સંછેડીએ સંછેડીએ એટલે આખા દાવે યાદ રહ્યા પછી હેરાન કર્યા કરે વગર કોણ પંદર દાડા પર કોઈ અપમાન કરી ગયો હોય પણ અત્યારે યાદ આવ્યા કરશે એટલે હું ગયું ગયું અને કબ્રસ્તાન માં ગયું એ તો યાદ કર્યા